કઈ હોય તો દાદાના આશીર્વાદ લેવા જોઈએ કે પછી આપણે સિદ્ધાર્થમાં આપણે આપણે દાદા પાસે વાતચીત સાચો આઈડિયા છે કે રોંગ પૂછે છે કે એમને ભાવે કરીને સિદ્ધાર્થમાં શું સિદ્ધાર્થ પછી કોઈ નવું કામ કરવાનું હોય પ્રગતિ કરવાની ના કહેવાય કેમ ના કહેવાય દાદા સમજાવો જવાબ લાગે છે